વાણી સામાના વ્યવહારાધીન વ્યવહાર કોને કહેવાય છે નવ હોય તેને નવથી ભાગવાનું જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ન્યાય શું કહે છે નવને બારે ભાગો ત્યાં પાછો ગૂંચાઈ જાય છે ન્યાયમાં તો શું બોલે કે એ આવું આવું બોલ્યા તે તમારે આવું આવું બોલવું જોઈએ પણ તમે એક વખત બોલો એટલે પેલો બે વખત બોલે તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે આ બંને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો વ્યવહાર ભંગાઈ ગયો વ્યવહાર એટલે શેષ ના વધે તે એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તરત જ પ્રતિક્રમણ કરો તમારે ના બોલવું હોય તોય બોલાઈ જવાય છે ને એ સામાનો વ્યવહાર એવો છે તે આધારે જ નીકળે છે કોઈ કોઈ જગ્યા તપાસી જોજો કોઈ માણસ તમારું નુકસાન કરતો હોય તોય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઈ કે તમારું જરાય નુકસાન ના કર્યું હોય તોય તમારી અવળી વાણી નીકળે એ શાથી તો કે એવું સામાના વ્યવહારને આધીન થાય છે જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વળતા તો હું કહું કે તમે એવો વ્યવહાર નથી લાવ્યા જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા તેટલી તમને ટકોર મારી લીધી તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી જ ના હોય અને સામાન્ય માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે ને છતાં નીકળીએ એટલે અમે તરત જ સમજી જઈએ કે આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે વિતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે જેને કોઈ પણ પ્રકારની કામના નથી કોઈ ઈચ્છા નથી કોઈ પણ પ્રકારના રાગદ્વેષ નથી એવા વિતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે તે સામાને દુઃખદાયી ના થાય જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ના હોય કોઈ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે નહીં તો એવું અમારે ક્યાંથી હોય એક કલાકમાં જે મોક્ષ આપે છે એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે કવિરાજ શું કહે છે કે મુઆ જેને કહે એ તો અજર અમર તપે ગાળ્યું જેણે ખાધી એના પૂરવના પાપોને વીંધે નવનીત કોઈ કહેશે આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દ કહે છે એમાં દાદા શું કરે એ વ્યવહાર જ એવો લાવ્યો છે કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય ત્યારથી ના સમજાય કે પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે જે કઠણ વ્યવહાર લાવ્યા હોય તે અમારી પાસે કઠણ વાણી દેખે અમારે ઘેર ઉપર ચા આવે તે કોક વખતે ચામાં ખાંડ જ ના નાખી હોય તો અમે કશું બોલ્યા વગર પી લઈએ ઘણી વખત તો નીચે ખબરે ના પડે ને ખબર પડે તો એ જ્યારે ચા પીએ ત્યારે ખબર પડે અમારે રોજની બાબતમાં બોલવાનું ના હોય બોલવાનું ક્યાં હોય કે કંઈક નવીન નાખવાનું હોય તો જ કહીએ ને ખાંડ તો રોજ નાખે જ છે તે આજે જ ભૂલ્યા છે તો એમાં બોલવાની જરૂર નથી ખાંડ નાખવી એ તો વ્યવહાર છે તે ખાંડ વગરની ચા આવે તો અમે સમજી જઈએ કે આજે આવો વ્યવહાર આવ્યો છે તો ચા પી લઈએ